નંદ બાબાને પૂછે છે કે બાબા તૈયારી શાની થાય કે બેટા સર્વદેવોનો રાજા ઇન્દ્ર છે ઇન્દ્રને રાજી કરવા માટે મેં આ યજ્ઞ કર્યો ઇન્દ્રદેવ રાજી થાય ને તો વરસાદ પડે અનાજ ઉત્પન્ન થાય વરસાદનો આધાર છે શ્રી કૃષ્ણ ઇન્દ્રનો અભિમાન દૂર કરવા માટે આ લીલા કરે છે પ્રભુએ કહ્યું છે કે બાબા હું ઇન્દ્રને માનું છું પણ તમે જે કહો છો કે ઇન્દ્ર સર્વ દેવોનો રાજા છે એ હું માનતો નથી ઇન્દ્ર એ સ્વર્ગનો રાજા છે ઇન્દ્રને સ્વર્ગનું રાજ આપનાર ઇન્દ્રનો રાજા જુદો છે કે બેટા ઇન્દ્રનો કોઈ જુદો રાજા છે કે હા ઇન્દ્રને સ્વર્ગનું રાજ આપનાર ઇન્દ્રનો ઇન્દ્ર તે આ ગોવર્ધન નાથ છે બાબા આ ચાર દિશાના ચાર માલિક દેવો છે પૂર્વ દિશાના માલિકદેવ જગન્નાથ સ્વામી છે દક્ષિણ દિશાના માલિકદેવ રામેશ્વર ભગવાન છે પશ્ચિમ દિશાના માલિક દ્વારકાનાથ છે અને ઉત્તર દિશાના માલિક બદ્રીનાથ છે બદ્રીનારાયણમાં ઉત્તર દિશાની સમાપ્તિ થાય આગળ જાઓ તો હિમાલય છે બીજું કંઈ નથી એ ઉત્તર દિશાના માલિક હોવાથી એ ઉત્તર દિશાના ખૂણામાં બેઠાય પશ્ચિમ દિશાના માલિક દ્વારકાનાથ છે પશ્ચિમ દિશાની સમાપ્તિ દ્વારકામાં થાય છે આગળ જાઓ દરિયો જ છે દ્વારકાનાથે પશ્ચિમ દિશાના માલિક છે દક્ષિણ દિશાના માલિક દેવ રામેશ્વર ભગવાન છે રામેશ્વર પાસે ધનુષ્કોટી તીર્થ છે જ્યાં ત્રણ સમુદ્ર ભેગા થાય દક્ષિણ દિશાની ત્યાં સમાપ્તિ થાય છે દક્ષિણ દિશાના માલિક દેવ રામેશ્વર ભગવાન છે અને પૂર્વ દિશાના માલિક જગન્નાથ સ્વામી છે આ ચાર દિશાના માલિક દેવો ચાર ખૂણામાં બેઠા છે જગન્નાથ રામનાથ દ્વારકાનાથ અને બદ્રીનાથ આ ચાર દિશાના ચાર માલિક દેવો છે અને તે એક એક ખૂણામાં બેઠા છે પણ વાવા મારો ગોવર્ધનનાથ છે ને એ સર્વનો માલિક હોવાથી એ મધ્યમાં વિરાજેલા છે દ્વારકાનાથ ખૂણામાં બેઠા છે પણ ગોવર્ધનનાથ મધ્યમાં એ સર્વનો માલિક છે બાબા તમે ગોવર્ધનનાથની પૂજા કરો આવા ઘણા વર્ષો થયા તમે ઇન્દ્રદેવની પૂજા કરો છો તમને કોઈ દિવસ ઇન્દ્રના દર્શન થયા છે કે ના બેટા દર્શન તો મને કોઈ દિવસ થયા નથી ક્યાં ઇન્દ્ર અભિમાની છે કે શું ઘણા વર્ષોથી પૂજા કરો છો પણ કોઈ દિવસ દર્શન આપતો નથી મારા ગોવર્ધનનાથની તમે પૂજા કરશો તો ગોવર્ધનનાથ સર્વને પ્રત્યક્ષ દર્શન આપશે કે તમને ગોવર્ધનનાથના અમને દર્શન થશે બધાને દર્શન થશે મને કોઈ પણ વખત ગોવર્ધનનાથ દર્શન આપશે કે બેટા તને ગોવર્ધના દર્શન આપે છે મને કોઈ કોઈ વખત થાય આવા એકવાર ગાયોને લઈને અમે જંગલમાં જતા હતા ને ત્યારે રસ્તામાં બે મોટા વાઘ બેઠા અને તે વાઘને જોતા તો હું બહુ ગભરાયો મારા મિત્રો બધા ગભરાયા તો આમાં તે સમયે આ ગિરિરાજની ગુફામાંથી એક ચાર હાથવાળો દેવ બહાર આવ્યો અને તે દેવ વાઘને મારી નાખ્યા પછી હું દેવને પગે લાગ્યો પણ એને મારા માથે હાથ પગડાવ્યો અને મને કહ્યું છે કે બેટા તું મને બહુ ભાલો લાગુ મારી બધી શક્તિ હું તને જ આપવાનો છું અંધ બાબાને આશ્ચર્ય થયું ગોવર્ધન નાથનો હાથ લાલાના માથે છે અને તેથી આ કનૈયો રાક્ષસોને મારે છે હવે મારા ધ્યાનમાં આવી ગયું આ તો મારો દીકરો છે એનું કોમળ છે આ કેવી રીતે મારી શકે એ તો ગોવર્ધન નાથે લાલાના માથે હાથ પકડાવ્યો બાળકોએ કહ્યું કે બાબા લાલાનો ઠાકોર તો જાગતી જોત છે અમને જે પ્રસાદ ખાવાની ઈચ્છા થાય ને એ પ્રસાદ ગોવર્ધન નાથ આપે છે બાબા તમે ગોવર્ધન નાથની પૂજા કરો નંદલાલાએ કહ્યું કે બેટા ગોવર્ધન નાથની પૂજા કરવામાં મને વાંધો નથી પણ ઇન્દ્રદેવ નારાજ થાય તો કે નારાજ થઈને શું કરવાનો હતો મારા ગોવર્ધનનાથ સર્વથી શ્રેષ્ઠ છે કોઈનો વાળ વાંકો નહીં થાય ગોવર્ધનનાથ સર્વનું રક્ષણ કરશે છેલ્લામાં બેસતા વર્ષે આપણે પૂજા કરીશું મારી તો એવી ઈચ્છા છે મારે આખું ગામ જમાડવું મારે બધાને પ્રસાદ આપવો છે બ્રજવાસીઓને લારાએ કહ્યું છે બહુ પવિત્રતાથી અતિશય પ્રેમથી સુંદર સામગ્રી બનાવીને તમે લઈ આવો મારા ઠાકોર જેના ઘરની સામગ્રી આરોગે એના ઘરમાં લક્ષ્મીજી અને અન્નપૂર્ણાજી અખંડ રહ્યા છે કે તમે તારા ઠાકોર આરોગે તો અમને દર્શન થશે કે બધાને દર્શન થવાના છે પ્રેમથી પવિત્રતાથી સુંદર સામગ્રી બનાવો સુંદર સામગ્રી બનાવીને બેસતા વર્ષે આપણે પૂજા કરીશું તે બધા ગિરિરાજ મહારાજના ચરણમાં આવ્યા મથુરાથી અઢાર વીસ માઇલ દૂર જતીપુરા છે ત્યાં ઠાકોરજીનું મુખ્ય મુખારવિંદ છે એવું વર્ણન કરે છે ગ્રંથોમાં તો એવું લખ્યું છે કે ગોવર્ધન નાથને હજાર મુખ છે એવું લખ્યું જતીપુરામાં મુખ્ય મુખારવિંદ છે આખો દિવસ વૈષ્ણવો ઠાકોરજીને દૂધથી અભિષેક કરે છે અને સાયંકાળ થયા પછી શૃંગાર કરે છે પછી ભોગ આવે બધા ત્યાં ગયા છે શ્રી કૃષ્ણ સર્વ દેવોનું માન વધારે દાદાએ કહ્યું કે ગોવર્ધનનાથની પૂજા પછી થશે પહેલી તો ગણપતિ મહારાજની પૂજા કરવી જ પડે ગણપતિની પૂજા વિના ગોવર્ધનનાથની પૂજા થાય જ નહીં આરંભમાં પ્રથમ ગણપતિ મહારાજની સુંદર પૂજા કરી પછી ગોવર્ધનનાથની પૂજા કરે છે ગોવર્ધનનાથને દૂધ દહીં પંચામૃતથી અભિષેક કરે મોટા મોટા ઘડા ભરીને લઈ આવ્યા બ્રાહ્મણો વેદ મંત્રો તે સમયે બોલે વેદ ધ્વનિ અને વાદ્ય ધ્વનિ અને કીર્તનનો ધ્વનિ આ ત્રણ જ્યારે ભેગા થાય છે ત્યારે સમાધિ લાગે છે પવિત્ર બ્રાહ્મણો પ્રેમથી વેદ મંત્રો જ્યારે બોલે વેદમાં એવી શક્તિ છે વેદ એ શબ્દ બ્રહ્મનું સ્વરૂપ છે બ્રાહ્મણો વેદ મંત્રો બોલે વૈષ્ણવો પ્રેમથી કીર્તન કરે કીર્તનનો ધ્વનિ વેદ ધ્વનિ વાદ્ય ધ્વનિ આ ત્રણ જયારે ભેગા થાય છે ત્યારે જગત ભૂલાય છે જગતનો સંબંધ છૂટે ત્યારે બ્રહ્મ સંબંધ થાય છે બ્રહ્મ સંબંધ સિદ્ધ કરવા માટે જગતનો અને દેહનો સંબંધ મનથી છોડવો જ પડશે બ્રાહ્મણો વેદમંત્રો બોલે છે ગિરિરાજ મહારાજને અભિષેક કરે છે ગિરિરાજથી શ્રી યમુનાજી બહુ દૂર છે મારા મિત્રોને કહેલું કે ઘણામાં જમનાજીનું જળ ભરીને લઈ આવો તે બધા બાળકો ઘરો ભરીને લઈ આવે છે પણ જમનાજી બહુ દૂર હોવાથી હાકી ગયા બહુ દૂર છે બાળકોએ લાલાને કહ્યું કે કનૈયા કનૈયા તારો દેવ તો બહુ મોટો લાંબો છે આટલો લાંબો દેવ તારે નવડાવવો છે કે હા કે લાલા હું થાકી ગયો સેવામાં જયારે બહુ થાક લાગે શરીરમાંથી જયારે ખૂબ પસીનો નીકળે ત્યારે પ્રભુને દયા આવે છે લોકો પૈસા માટે પસીનો પાડે તડકામાં બહુ રખડે છે ઘણાની ખુશામત કરવી પડે છે ત્યારે હાથમાં પૈસો આવે છે પરમાત્માના માટે પસીનો પાડો પસીના વિના તો પૈસો મળતો નથી આ શરીરના બહુ લાડ ન કરો ભગવત સેવામાં સત્કર્મમાં શરીર ખસાવજો બાળકો થાકી ગયા બહુ થાક લાગે શરીરમાંથી પસીનો નીકળે અને ઠાકોરજીને સાષ્ટાંગ વંદન કરીને કહે કે મારા હાથે કંઈ થતું નથી હું શરણે આવ્યો છું ત્યારે ભગવાન પ્રેમથી જુએ મારા માટે શરીર ઘસાવે અને મને કહે છે કે મારાથી કરી શકતું નથી બાળકો થાકી ગયા જમનાજી બહુ દૂર છે તે સમયે લાલાએ હાથ જોડીને ગોવર્ધનનાથની પ્રાર્થના કરી છે તે ગોવર્ધનનાથ કૃપા કરો અને બધા ગરીબ ગોવાળો તમારી પૂજા કરવા માટે આવ્યા જમનાજી તો બહુ દૂર છે મારા મિત્રો થાકી ગયા તે ગોવર્ધનનાથ તમારા ચરણમાં તો ગંગાજી યમુનાજી નર્મદાજી બધા તીર્થો તમારા ચરણમાં છે તમે કૃપા કરીને ગંગાજીને પ્રગટ કરો નારાએ પ્રાર્થના કરીને ત્યાં સાષ્ટાંગ વંદન કરે છે અને તે જ સમયે ગિરિરાજમાંથી ખળખળ ખળખળ શબ્દ કરતા ગંગાજી બહાર આવે જે વૈષ્ણવોએ ગિરિરાજ મહારાજની પરિક્રમા કરી હોય એમને ખબર છે ગિરિરાજની પરિક્રમામાં માનસી ગંગા આવે વૈષ્ણવો એને કૃષ્ણ ગંગા પણ કહે છે શ્રી કૃષ્ણ પ્રાર્થના કરે છે ત્યારે ગંગાજી પ્રગટ થયા કે બાળકો લાલાને કહેવા લાગ્યા કનૈયા કનૈયા આ મોટી નદી નીકળે છે એવું લાગે લાલાએ કહ્યું કે આ નદી નથી આ ગંગાજી પધાર્યા ગંગા જળથી ગોવર્ધન અભિષેક કર્યો અભિષેકમાં બહુ સાવધ રહેવાનું છે ધારા ખંડિત ન થાય ધારા ખંડ રહેવી ધારા ખંડિત થાય તો અભિષેકનો ભંગ થયો કહેવાય અરે જળની ધારા કે દૂધની ધારા ખંડિત થાય તો ઠાકોરજીને ખોટું લાગે ગુસ્સો આવે ભગવાન તો અતિ સરળ છે બહુ પ્રેમ કરે છે તમને જરાય ગુસ્સો આવતો નથી ભગવાન કહે છે કદાચ જળની ધારા ખંડિત થાય તો ભલે થાય તારા મનની ધારા મારા ચરણમાં પડે એ જ અભિષેકનું રહસ્ય છે મનની ધારા ભગવાનના ચરણમાં રહે ગોવર્ધનના હાથને અભિષેક કર્યો છે અને પછી તો શ્રી કૃષ્ણ ગોવર્ધન શૃંગાર કર્યો પીળું પીતાંબર પહેરાવ્યું કેસરી ઉપરના ઓળાવે કનૈયો શૃંગાર કરે એટલે પૂછવાનું શું મારા આ જગત કેવું બનાવ્યું બધાના ચહેરા જુદા જુદા બનાવ્યા એક માણસનો ચહેરો બીજા સાથે સોળાની મળતો આવે ને તો જગતમાં ગડબડ બહુ થઈ જાય બધાના ચહેરા જુદા જુદા બનાવ્યા કેવું જગત બનાવ્યું છે આજે શ્રી કૃષ્ણ શૃંગાર કરે છે ગોવર્ધનનાથ ગાલમાં ધીરે ધીરે હશે તે બાળકો લાળાને કહેવા લાગ્યા કે કનુના કનુના તારો ઠાકોર મને જોઈને હસે છે બહુ પ્રસન્ન લાગે કન્યા આ ઠાકોર તારી સાથે વાતો કરે તારા કોઈ કોઈ રોજ બોલે છે રોજ બોલતા ને કોઈ કોઈ વખત બોલે તારા તારા ઠાકોરની આંખ બહુ સુંદર તમે કોઈ વખત જાઓ ને તો બહુ પ્રેમથી આંખના દર્શન કરે ભગવાનની જે આંખ છે ને એ કંઈ જગત જોવા માટે નથી જગત તો પ્રભુએ જ બનાવ્યું ભગવાનની આંખ જગત જોવા માટે નથી આંખ વિના પણ ભગવાન જગત જોઈ શકે ભગવાનની આંખ જીવનું આકર્ષણ કરવા માટે ભગવાનની આંખમાં પ્રેમ ભરેલો છે તમે કોઈ વખત જાઓ ને તો યાદ રાખીને દર્શન કરજો ગોવર્ધનનાથની આંખ બહુ બહુ સુંદર છે તમે જમણી બાજુમાં ઉભા રહો હાથ જોડીને ગોવર્ધનનાથની પ્રાર્થના કરો એ ગોવર્ધનનાથ કૃપા કરો હું શરણે આવ્યો આ મારા ઉપર બહુ કૃપા રાખી છે હું લાયક નથી છતાં હું સુખી છું તે ગોવર્ધનનાથ મારી બહુ ઈચ્છા છે હું તમને વંદન કરું છું ત્યારે તમે મને જુઓ તમારી નજર મારા ઉપર પડે તમે જમણી બાજુમાં ઉભા થઈને એવી પ્રાર્થના કરો તમને એવું લાગશે કે ઠાકોરજીની આંખ જમણી બાજુમાં જ છે મને જોઈ રહ્યા છે પછી તમે ત્યાંથી ડાબી બાજુમાં જાઓ અને ત્યાં ઊભા થઈને પ્રેમથી પ્રાર્થના કરો કે હું શરણે આવ્યો છું મને નજર આપો તમને એવું લાગશે કે ઠાકોરજીની આંખ ડાબી બાજુમાં જ છે મને જુએ છે તમે સન્મુખ ઊભા થઈને પ્રાર્થના કરો તો તમને એવું લાગશે કે ઠાકોરજીની નજર મારા ઉપર પડે છે મને જોઈ રહ્યા છે બાળકોને બહુ આનંદ થયો છે જાણે તારા ઠાકોર મને જોઈને હશે નંદબાવા ચંદનનો કટોરો લઈ આવ્યો તે બધાની ઈચ્છા છે કે ગોવર્ધનનાથને ચંદનની અર્ચા કરી દાદાએ કહ્યું કે આ કાર્તિક મહિનો છે ને ઠંડી બહુ પડે છે તમે બધા ચંદનની અર્ચા કરો અને કદાચ મારા ઠાકોરજીને શરદી થઈ જાય તો એ તો બહુ કોમળ છે એ તો ગરમી હોય ત્યારે તમે બધા ચંદનની અર્ચા કરો ઠંડક લાગે એ ઠીક છે અત્યારે તો કાર્તિક મહિનો ઠંડી બહુ પડે છે કનૈયા ચંદનની અર્ચા નહીં કરવાની કે ના કે કંકુનું તિલક કરીએ કે કંકુનું તિલક ચાલે પણ તમે બધા કંકુનું તિલક કરો કદાચ મારા ઠાકોરજીના નાક ઉપર કંકુ પડે અને તે શ્વાસ લેતા અંદર જાય તો પછી મારા ભગવાનને છીક આવશે નંદ બાબાએ કહ્યું કનૈયા તું કોને સમજાવે કે તારા ઠાકોરને છીક આવે કે બાબા તમે શું સમજો છો તો બેટા અમે કશું જાણતા નથી અમે તો એટલું જ જાણીએ આ એક મોટો પહાડ છે કે બાબા આ પહાડની પૂજા કરવા આપણે આવ્યા છીએ પૂજા પરમાત્માની થાય પૂજા ચેતનની થાય છે જળ વસ્તુની પૂજા થતી નથી બાબાથી પહાડ નથી આ પ્રત્યક્ષ પરમાત્મા છે આ પહાડ જેવું જે સ્વરૂપ દેખાય છે ને એ મારા ઠાકોરજીનું ભૌતિક સ્વરૂપ અધ્યાત્મ રૂપે ઠાકોરજી તો સર્વમાં વિરાજેલા છે અને મારા ભગવાનનું આ અધિદૈવિક સ્વરૂપ ચતુર્ભુજ છે આપણે કે પહાડની પૂજા કરવા આવ્યા નથી પરમાત્માની પૂજા કરવા આવ્યા બાબા તમને ખાતરી થશે મારા ઠાકોરના નાકમાંથી શ્વાસ નીકળે છે તમે પરીક્ષા કરો કે તમે તારા ઠાકોરના નાકમાંથી શ્વાસ નીકળે છે કે હા તમે જુઓ તારાએ કરી ગમત એક સ્વરૂપ રાખ્યું નંદ બાબા પાસે અને એક સ્વરૂપે ગિરિરાજ ગોવર્ધનમાં પ્રવેશ કર્યો છે નંદ બાબાને ખાતરી થઈ ઠાકોરજીના નાકમાંથી ધીરે ધીરે શ્વાસ નીકળે છે આ તો જાગતી જોત છે અને જાણતા નહોતા આપણા ઠાકોરના નાકમાંથી શ્વાસ નીકળે તેથી હું કહું છું આ પ્રત્યક્ષ પરમાત્મા બધાને ખાતરી થઈ છે ઘણા વર્ગવાસીઓએ વિચાર કર્યો અને નંદલાલાને કહ્યું આ લાલાનો ઠાકોર છે ને લાલાના હાથે જ તિલક કરાવ્યું કનૈયો સુખી થાય આપણે બધા ઘંટાનાદ શંખનાદ કરીશું તે બધા શંખનાદ ઘંટાનાદ કરે છે અને તે સમયે શ્રી કૃષ્ણ શ્રી ગોવર્ધન તિલક કરે છે તિલકના દર્શનમાં બહુ આનંદ આવે બધા દર્શન કરતા હતા શ્રી કૃષ્ણ ગોવર્ધન તિલક કરે છે બાળકોએ લાલાને કહ્યું કે કનૈયા કનૈયા ઠાકોરજીને ચોખાથી અમે વધાવી લાલાએ કહ્યું કે બીજા દેવોને તમે ચોખાથી વધાવો એ ચાલે આ દેવોનો દેવ છે બહુ કોમળ છે તમે બધા ચોખા ફેંકો અને કદાચ એમના માથે વાગે તો આંખમાં કાનમાં જાય તો બચારા બોલતા નથી સેવા કરનારે સાવધ રહેવાનું છે ઠાકોરજીને જરા પણ પરિશ્રમ ન થાય પેલાના ચોખા નહીં વધારવાના કે ના પેલા તિલક કર્યા પછી તો ચોખા વધારવા જ જોઈએ દાદાએ કહ્યું કે હું તમને વધારવા માટે આપું છું ગાળામાં મોતીની કંઠીઓ હતી તે દાદાએ તોડી નાખી અને મિત્રોને મોતી આપ્યા છે મારા ઠાકોરને મોતીથી વધારજો બાળકોને મોતી આપ્યા છે કેટલાક બાળકો બહુ ગરીબ હતા કોઈ દિવસ આવા મોતી જોયેલા પણ નહીં તે નાનાને કહેવા લાગ્યા કે કનૈયા કનૈયા આ એક એક મોતી એક એક હજારનો હશે એવું મને લાગે તારા મારા ઘરમાં તો એક પણ મોતી નથી કનૈયા તું કે તો કંઠી કરવા મારા ઘેરા મોતી લઈ જવાય તું કે તો લઈ જાઓ નાનાએ કહ્યું કે તમે સેવામાં મન મોટું રાખો કંજુસાઈ ન કરો આ મોતીથી મારા ગોવર્ધન નાથને વધાવશો ને તો આવા મોતીની કોઠીઓ તમારા ઘરમાં ભરેલી રહેશે કે લાલા આવા મોતીની કોઠીઓ બનેલી રહેશે કે હા તો તો પછી વધારી દઉં ખાતરી થાય કે મને વધારે કંઈક મળશે મારા ઉપર ભગવાન કૃપા કરશે ત્યારે થોડુંક વાપરે છે જલ્દી કાઢે એવો નથી આવા મોતીની કોઠીઓ મારા ઘરમાં ભરેલી રહેશે લાલાએ કહ્યું છે કે બધા ગોવર્ધન નાથને મોતીથી વધારી શ્રી ગોવર્ધન નાથ જય કાર કર્યો છે પછી તો વ્રજવાસીઓ કે છે લાલાએ શું કરવાનું ત્યારે શું મારા ઠાકોરને ભૂખ લાગી છે તમે જે સામગ્રી લઈ આવ્યા છો તે સન્મુખ પધરાવો સન્મુખ સામગ્રી પધરાવી તુલસીજી અર્પણ કરે છે અને પછી તો લાલાએ હાથ જોડીને પ્રાર્થના કરી છે હે ગોવર્ધનનાથ કૃપા કરો અને ગોવાળો બહુ પ્રેમથી તમારા માટે સુંદર સામગ્રી બનાવીને લઈ આવ્યા છે હે ગોવર્ધનનાથ બધાની ભાવના છે તમે પ્રત્યક્ષ પ્રગટ થઈને આરોગ્ય તમે તો જગતને જમાડો છો જગતને જમાડનારને કોણ જમાડી શકે અમે બહુ પ્રેમથી તમારા માટે આ સુંદર સામગ્રી બનાવીને લઈ આવ્યા બધાની ભાવના છે હે ગોવર્ધન નાથ તમે પ્રગટ થઈને આરોગો મારાએ જ્યાં પ્રાર્થના કરી એક સ્વરૂપ નંદ બાબા પાસે છે અને પ્રભુએ એવી લીલા કરી ગિરિરાજના શિખરમાં ચતુર્ભુજ રૂપે શ્રી ગોવર્ધનનાથ ચતુર્ભુજ નારાયણ તે ગિરિરાજના શિખરમાં પ્રગટ થયા છે હું જ ગોવર્ધનના હાથ છું સામગ્રી પવેથીમાં પધરાવી હતી અને તે હાથ લંબાવે અને એક એક છાબડી ઉઠાવે અને આરોગવા લાગ્યો તે બધા વ્રજવાસીઓ દર્શન કરે કનૈયા કનૈયા આ તો ખાઈ રહ્યો હે ખાઈ રહ્યો હે મારો ઠાકોર તો ખાય છે કે ઠાકોરના માટે જ આ બધું બનાવ્યું નાના નાના જે બાળકો હતા ને એ થોડા ગભરાયા શિખરમાં વિરાજેલા ત્યાંથી હાથ લંબાવે સામગ્રી તો તળેથીમાં છે તે બાળકો લાલાને કહેવા લાગ્યા કે કનૈયા કનૈયા તું અમને આપ્યા વિના કોઈ દિવસ ખાતો નથી આ તારો ઠાકોર ઘણા વર્ષોનો મુખ્ય છે છાબડીઓ ખાલી કરે છે દાદા બદામની બરફી એને ઉઠાવી મને તો બહુ ભાવે તમે મને પ્રસાદ આપશે કે અહીંયા તો બધાને પ્રસાદ મળવાનો છે એ અહીંયા તો છાબડી ખાલી કરે છે કે મારો ઠાકોર એવો છે બધું આરોગે જેટલું આરોગે એટલો પ્રસાદ પણ આપે તમે બરાબર દર્શન કરો ઠાકોરજીની ડાબી બાજુમાં સાક્ષાત મહાલક્ષ્મી વિરાજે જે ઘરમાં ભગવાન આરોગે છે એ ઘરમાં માતા મહાલક્ષ્મી પધારે જેટલું ભગવાન આરોગે એટલો પ્રસાદ પણ માતાજી આપે છે કે દાદા અમને પ્રસાદ મળશે ને કે મળવાનો છે તો તો વાંધો ને છો બચારો હજુ પણ ખાય મને એમ થયું કે આ એટલું બધું ખાઈ જશે આપણને પ્રસાદ પણ આપે દાદાએ કહ્યું આજે સામગ્રી વધારે છે ને તમે જમાડવામાં ઉતાવળ કરો એ ઠીક નથી ઠાકોરજી શાંતિથી આરોગશે કે તારા તારા ઠાકોર આરોગે ત્યારે અમારે શું કરવાનું કે આપણે બધા ગિરિરાજ મહારાજની પ્રદક્ષિણા કરીએ તો બધા ગોવર્ધનની પ્રદક્ષિણા કરે છે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ કીર્તન કરતા કરતા પ્રદક્ષિણા કરે છે ગિરિરાજની પ્રદક્ષિણામાં શ્રી રાધા કુંભાર શ્રી રાધાજીએ કૃપા કરીને પ્રગટ કરી રાધા રજ અતિ પાવન છે વૈષ્ણવો કપાળમાં તે ધારણ કરે પરિક્રમા પૂરી થઈ છે અને પછી તો ગોવર્ધનનાથની આરતી ઉતારી પરમાનંદ થયો છે સાધુઓને બ્રાહ્મણોને પ્રસાદ આપ્યો છે પછી તો વ્રજવાસીઓની પંગત પડી છે આજે તો માલિક પીરસવા નીકળ્યા છે સાત વર્ષના શ્રી કૃષ્ણ પીરસવું છે ના મને પીરસવામાં બહુ મજા આવે આજે બાલકૃષ્ણલાલ પીરસવા નીકળ્યા છે બધાને પ્રેમથી સમજાવે છે આ પ્રસાદ છે ને દેવોને પણ દુર્લભ છે તમે બધા પ્રસાદ પ્રેમથી લેજો પણ પતરાળામાં જરા પણ છાડશો નહીં ત્યારે બાળકો તો લાલાને મિત્ર માનતા હતા તો એક બાળકે કહ્યું કે નહીં હું થોડુંક છાડું તો શું થશે શું થશે મારા ગોવર્ધનનાથ રાત્રે સ્વપ્નમાં આવીને તને લાકડીથી મારશે કે મને મારશે કે જે પ્રસાદનું અપમાન કરે એને માર પડે પત્તા આમાં જરા પણ છાડવું નહીં કેટલાક લોકો વધારે ડાયા હોય તો એવું સમજે છે કે થોડુંક છાડી હોય ને તો ભીકારીને ખાવાનું મળે ભિકારીને હેઠું આપવું નહીં તમારું એઠું જે ખાશે એ તમારું પુણ્ય લઈ જશે એઠું કોઈ બધાને શંકા થઈ છે આજે સભામાં નંદજીને બોલાવ્યા નંદ બાબાને પૂછે છે બાબા ખરું કેજો આપે કઈ કપટ કર્યું છે આ તમારો છોકરો છે કે બીજા કોઈનો છે તમે બંને ગોરા છો ને કનૈયો કેમ ગોરો નથી નંદ બાબા હાથ જોડીને બધાને સમજાવે છે તમે કેમ શંકા કરો છો મારા માટે અનેક દેવોને બાધા રાખી અનેક વ્રતો કર્યા તમારા બધાના આશીર્વાદથી આ દીકરો થયો હું તો નામનો પિતા છું તમારો એ બાળક છે આખા ગામનો એ બાળક છે તમે શંકા કરો એ ઠીક નથી એ તો મને ગરગાચાર્યજી કહેતા હતા આપણે બધા નારાયણની સેવા કરીએ છીએ ને તે કોઈ કોઈ વખત આ લાલામાં નારાયણનો પ્રવેશ થાય આ જે થાય છે તે નારાયણ કરે છે આ તો તમારો બાળક છે શું ઉઠાવી શકે તમારો એ દીકરો છે તમે કેમ શંકા કરો છો તમે લાલાને આશીર્વાદ મેં કપટ કર્યું નથી હું ગાયોના સોગન લઈને કહું છું મેં કપટ કર્યું નથી નંદ બાબાએ જયારે ગાયોના સોગન લીધા છે ત્યારે બધાને ખાતરી થઈ હવે કેમ એ ગોળો થયો નહીં તે હું જાણતો નથી યશોદા માના કાને વાર્તા ગઈ કે લોકોને હવે બહુ શંકા થાય છે તે એવું માને છે કે આ કનૈયો યશોદાનો દીકરો નથી યશોદા માના ગોદમાં રમતા હતા તે માએ લાલાને પૂછ્યું કે બેટા તું કોનો દીકરો લાલાએ માના ગાળામાં હાથ રાખ્યો માં હું તારો દીકરો તું મારી માં છું હું તારો દીકરો યશોદા માએ થોડી ગમત કરી લાલાને કહ્યું કે કનૈયા આ બળરામ છે ને એ મારા જેવો ગોરો છે બળરામે મારો દીકરો થાય તું મારો દીકરો નથી માએ જયારે આવું કહ્યું ત્યારે બાલકૃષ્ણ રડવા લાગ્યા હાથ પગ પછાડ માં તો આવું કેમ બોલે છે નાનાને બહુ દુઃખ થયું રડવા લાગ્યું યશોદાજી દોડતા ગયા છે નાનાને ઉઠાવી છાતી સાથે ચાપ્યો પ્યાર કર્યો છે નાનાને સમજાવે છે તું મારો દીકરો છે મેં થોડી ગમત કરી નાનાને સમજાવે બેટા તું મારો દીકરો ખરો પણ તારા બાવા ગોરા છે ને હું ગોરી છું તું મારો દીકરો તો તું ગોરો કેમ થયો નહીં દાદાએ કહ્યું કે માં હું તો ગોરો જ હતો પણ તે એવી ભૂલ કરી તારા ભૂલથી હું થોડો કાળો થયો કે મેં કઈ ભૂલ કરી નથી કે માં તે જ ભૂલ કરી કે બેટા મેં શું ભૂલ કરી દાદાએ કહ્યું કે માં મારો જન્મ શ્રાવણ મહિનામાં અંધારી રાત હતી રાતના બાર વાગી ગયેલા ચારે બાજુ અંધારું થયું હતું મારો જન્મ થયો ને ત્યારે તમે ઘરમાં સૂતા હતા માં તું તો ઊંઘતી હતી હું તને જગાડું પણ તું જાગી જ નહીં રાત્રે બાર વાગ્યા પછી મારો જન્મ થયો અને માં આખી રાત હું અંધારામાં આરોપતો હતો ને તે અંધારું મને જોડું વળગી ગયું હશે યશોદાજીએ કહ્યું કે કનૈયા તને તારો જન્મ યાદ આવે છે માં હું આંખ બંધ કરીને બેસું એટલે થોડો થોડો યાદ આવે છે પણ મારા ગુરુએ મને એક મંત્ર એવો આપ્યો છે એ મંત્ર બોલો ને કે પછી મને તારો જન્મ અને તારા બાપનો જન્મ પણ મને યાદ આવે કે મારા બાપનો જન્મ તને કેવી રીતે યાદ આવે કે મારા ગુરુએ મને મંત્ર આપ્યો છે યશોદામાં બહુ ભોળા ભોળાના ગોદમાં જ ભગવાન રમે છે ગઠિયાના ઘેર જતા તો ભગવાનને બીક લાગે છે આ ગઠિયો કદાચ મને છે તેને મારી સાથે કપટ કરે તો હું શું કરું કપટ ન કરો ભોળા વ્રજવાસીઓને શ્રી કૃષ્ણ પરમાનંદ આપે યશોદામાં બધાને સમજાવે છે એ તો મારી ભૂલ છે રાત્રે બાર વાગે લાલાનો જન્મ થયો તો રાત્રે બધા સૂતેલા હતા કોઈ જાગે જ નહીં તે આખી રાત અંધારામાં હતો ને તેથી થોડો શ્યામ થયો છે કનૈયો કે કાળો નથી કનૈયો મેઘના જેવો શ્યામ આવો રંગ જગતમાં કોઈનો નથી દક્ષિણ ભારતમાં શ્રી જ્ઞાનેશ્વર મહારાજ થયા મહાન જ્ઞાની સંત છે સોળમે વર્ષે ગીતાજી ઉપર ભાષ્ય લખ્યું છે જ્ઞાનેશ્વર મહારાજે કોઈ વિષય છોડ્યો જ નથી કઈ બાકી રાખ્યું જ નથી સોળમે વર્ષે ગીતાજી ઉપર ભાષ્ય લખ્યું જ્ઞાનેશ્વર મહારાજે વર્ણન કર્યું છે શ્રી કૃષ્ણ શ્યામ કેમ છે એ મહાન જ્ઞાની છે ને તે એવું વર્ણન કર્યું છે જીવ શ્રી કૃષ્ણથી દૂર ઉભો છે અને દૂરથી જ્યારે દર્શન કરે છે ત્યારે એને દર્શનમાં એવું લાગે છે કે શ્રી અંગ મેઘના જેવું શ્યામ છે પણ જે શ્રી કૃષ્ણના ચરણમાં જાય છે જે અતિ સમીપમાં જાય છે જે શ્રી કૃષ્ણ સાથે એકરૂપ થાય છે એને તો પ્રભુનો પ્રકાશમય દિવ્ય સ્વરૂપ દેખાય જે દૂરથી દર્શન કરે છે એ દૂરથી દર્શન કરનારને એવું લાગે છે શ્રીઅંગ મેઘના જેવું શ્યામ છે આ જીવ ઈશ્વરથી દૂર છે તેથી પ્રભુમાં એને શ્યામતા દેખાય જ્ઞાની ભક્તો પરમાત્મા સાથે એકરૂપ થઈ જાય એમને તો પ્રકાશમય દિવ્ય સ્વરૂપનો અનુભવ થાય શ્રી કૃષ્ણના દૂરથી દર્શન કરનારને એવું લાગે છે કે શ્યામ છે શ્રી એકનાથ મહારાજે ભાગવત ઉપર ભાષ્ય લખ્યું છે એકનાથ મહારાજ મહાન જ્ઞાની છે પણ ભક્ત હૃદય છે એકનાથ મહારાજનું ચરિત્ર બહુ દિવ્ય છે ચોવીસ કલાક શ્રી કૃષ્ણ પ્રેમમાં એમનું હૃદય પીગળેલું જ રહેતું દેહભાનમાં બહુ થોડો સમય દેહભાનમાં આવતા આખો દિવસ ભગવત ભાવમાં તરબોળ રહેતા હતા ભાગવત ઉપર ભાષ્ય લખ્યું છે એકનાથ મહારાજે વર્ણન કર્યું છે શ્રી કૃષ્ણ શ્યામ કેમ એનું એક કારણ છે માનવનું કાળજું કાળું છે આપણા શાસ્ત્રોમાં લખ્યું છે કામ એ કાળો છે ક્રોધ એ લાલ છે લોભ એ પીળો છે કામ કાળો છે અને માનવના કાળજામાં હોવાથી માનવનું કાળજું કાળું જ હોય જે પરમાત્મા શ્રી કૃષ્ણનું ધ્યાન કરે જે બહુ પ્રેમથી બાલકૃષ્ણલાલની સેવા કરે છે જે હરે કૃષ્ણ હરે કૃષ્ણ કીર્તનમાં તન્મય બને છે શ્રી કૃષ્ણ એના કાળજાની કાળાશને ખેંચી લે છે વૈષ્ણવના કાળજાની કાળાશને ભગવાન ફેંકી દેતા નથી શ્રીઅંગમાં ધારણ કરે તેથી માલિકનું શ્રીઅંગ થોડું શ્યામ થયું છે જે પરમાત્મા સાથે પ્રેમ કરે એનું કાળજું ઉજળું થાય એના કાળજાની કાળાશને ભગવાન ખેંચી લે છે તેથી શ્રી કૃષ્ણ શ્યામ છે કોઈ કોઈ વખત ગોપીઓમાં ચર્ચા થાય અરે સખી નંદવામા ગોરા છે યશોદામાં ગોરા છે કનૈયો કેમ ગોરો થયો નથી ત્યારે એક ગોપીએ કહ્યું એનું એક કારણ છે આ લાલાના દર્શન મને નંદ મહોત્સવમાં પહેલા થયા અને તે દિવસથી આ લાલાને મેં આંખમાં જ રાખ્યો ગોપી તેને કે છે જેના આંખમાં શ્રી કૃષ્ણ છે મેં લાલાને આંખમાં જ રાખ્યો છે અરે સખી હું તને શું કહું કોઈ કોઈ વખત હું આંખમાં મેષ આંજું છું તે મારા આંખની મેષ લાલાને થોડી ચોટી ગઈ તેથી થોડું શ્યામ થયો એ અતિ સુંદર છે કે કાળો નથી એ મેઘના જેવો શ્યામ છે એકવાર શ્રી કૃષ્ણ દુર્યોધનને સમજાવવા માટે હસ્તિનાપુરમાં વિષ્ટિ કરવા માટે ગયા દુર્યોધન મૂર્ખ છે ભગવાનને પૂછે છે તમે વસુદેવ દેવકીના છો કે નંદ યશોદાના છો તમે વિષ્ટિ કરવા આવ્યા છો તમે નંદ યશોદાના પુત્ર હોય તો નંદ યશોદાજી તો ગોળા છે તમે કેમ ગોળા થયા તમે કેમ કાળા લાગો મૂર્ખ દુર્યોધન આવું પૂછે છે પ્રભુને તે ઠીક લાગ્યું નહીં દુર્યોધનને જવાબ આપ્યો કે હું તો યશોદા માનો જ દીકરો છું પણ હું તારો કાળ છું ને તેથી કાળો થઈને આવ્યો દ્રૌપદીના કેશને એકવાર તે સ્પર્શ કર્યો છે હું ભૂલ્યો નથી મારા ધ્યાનમાં હું કૌરવોનો વિનાશ કરીશ હું કૌરવોનો કાળ છું તેથી કાળો થઈને આવ્યો દુર્યોધન થરથર થરથર થર કાપે છે શ્રી કૃષ્ણ કૌરવોના કાળ છે કાલોસ્મી લોક ક્ષયકૃત પ્રવૃદ્ધા અને તેથી એ શ્યામ થયા છે એકવાર શ્રીધામ વૃંદાવનમાં શ્રી રાધા હજારો વર્ષો વહી ગયા પણ વૃંદાવનમાં કોઈ દિવસ રાધાકૃષ્ણ મોટા થતા જ નથી શ્રી રાધાજી પાંચ છ વર્ષના રહે અને કનૈયો સાત આઠ વર્ષનો નિત્ય લીલા છે આજ પણ રમે છે કેટલાક ભાગશાળી વૈષ્ણવોને દર્શન પણ થાય રાધાકૃષ્ણની નિત્ય લીલા છે એકવાર શ્રી રાધાજીએ પ્રભુને પૂછ્યું હતું કે આપ સુંદર છો પણ થોડા કાળા લાગો છો તમે કેમ શ્યામ થાય ત્યારે શ્રી રાધાજીના ખભે હાથ રાખ્યો છે અને રાધાજીના કાનમાં કહ્યું શ્રી રાધે હું તો તારી શોભા વધારવા માટે થોડો શ્યામ થયો લોકો રાધાજીના વખાણ કરે વૈષ્ણવો એવી વાતો કરે છે શ્રી કૃષ્ણ સુંદર છે વાત સાચી છે પણ જયારે રાધાજી સાથે વિરાજે છે ત્યારે તો અમારે કેવું જ પડે છે શ્રી કૃષ્ણ કરતા પણ શ્રી રાધાજી અતિ સુંદર શ્રી રાધાજીનો મહિમા વધારવા માટે થોડા શ્યામ થયા જાકે રહી ભાવના જૈસી પ્રભુ મૂર્તિ દેખી તિના તૈસી ઇન્દ્રદેવને ખાતરી થઈ મેં મોટી ભૂલ કરી છે શ્રી કૃષ્ણ પરમાત્મા પછી તો ઇન્દ્રદેવ ક્ષમા માગવા માટે આવ્યા છે મોટી સ્તુતિ કરી છે તે સમયે સુરભીજી ત્યાં પધાર્યા છે શ્રી રાધા કૃષ્ણને દૂધથી અભિષેક કર્યો અને તે અભિષેકનું દૂધ જે ભેગું થયું તે આજે પણ ગિરિરાજમાં સુરભી કુંડ છે સાત દિવસ ટચલી આંગળીમાં ગિરિરાજ ગોવર્ધનને ધારણ કરી ગાયોનું ગોપીઓનું વ્રજવાસીઓનું રક્ષણ કરનાર નંદનંદન યશોદાનંદ વર્ધન ગોપીજન વલ્લભ રાધા રમણ ગિરિરાજ ધરણ શ્રીકૃષ્ણના ચરણમાં વારંવાર વંદન કરે સુવર્ણ સિંહાસનમાં શ્રી રાધાજી સાથે વિરાજેલા છે નારદાજી કોઈ ઋષિઓ ત્યાં આવ્યા છે શ્રી રાધાજી સાથે શ્રી કૃષ્ણના દર્શન કરતા હૃદયમાં આનંદ સમાતો તે વૈષ્ણવો પ્રેમથી દર્શન કરતા કરતા હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે

Hare Krishna, Krishna, Krishna, Hare Hare. Krishna, Krishna, Krishna, Hare Hare.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

કૃષ્ણ કૃષ્ણ હરે હરે હરે હરે રામ હરે રામ રામ રામ હરે હરે શ્રી કૃષ્ણ કીર્તન કરતા કરતા અતિ આનંદમાં તન્મય થયા પરમ પવિત્ર ગોવર્ધન લીલાની કથા વક્તા શ્રોતાઓના પાપને બારનારી જે વક્તા બહુ પ્રેમથી આ કથા વર્ણન કરે જે શ્રોતાઓ શ્રવણ કરે છે ભગવાન શ્રી કૃષ્ણના ચરણમાં અનન્ય ભક્તિ પ્રાપ્ત થાય છે સ્વસ્તિ શ્રીમદભાગવતે મહાપુરાણે પારમંસ્યામ સંહિતાયામ વૈયાસિક્યામ અષ્ટાદશ સાહસ્ર્યામ દશમસ્કંધે પૂર્વાર્ધે श्रीगोवर्धनलीलायाम् सप्तविंशोऽध्यायः श्रीगोवर्धन સુખદેવજી મહારાજ આ કથા કરી શકે જ નહીં કારણ સુખદેવજી મહારાજ પૂર્ણ નિષ્કામ ત્રણ ચાર વર્ષનો બાળક શૃંગારનું વર્ણન કરી શકે નહીં કોઈ કરે તો બાળક સમજી શકે નહીં સુખદેવજીનું હૃદય ગંગાજળ જેવું અતિ શુદ્ધ છે સુખદેવજીના દર્શન કરતા અપ્સરાઓને વિલાસી જીવનની સુગાવી હતી ગંગાજીમાં અપ્સરાઓ સ્નાન કરતી હતી સુખદેવજી મહારાજ ત્યાંથી જાય છે સુખદેવજીએ અપ્સરાઓને કંઈક કથા સંભળાવી નહીં ઉપદેશ કર્યો નથી સુખદેવજીના દર્શનથી અપ્સરાઓનું જીવન સુધર્યું છે જેના દર્શનથી કામનો વિનાશ થાય છે તે મહાન પુરુષ આ કથા કરે છે આ કથા ગંગા કિનારે થઈ કથાનો મુખ્ય શ્રોતા પરીક્ષિત છે જે એક બે દિવસમાં જ મરવાનો છે જેનું મરણ સમીપમાં હોય એને શૃંગારની લૌકિક સુખની વાતો ગમતી નથી રાસલીલામાં શૃંગારનું વર્ણન હોય તો પરીક્ષિતે કથા સાંભળે પણ નહીં સુખદેવજી મહારાજ આ કથા કરી શકે નહીં રાસમાં જેને કામની વાસ આવે છે એની બુદ્ધિ બહુ બગડેલી છે એણે સત્સંગ કર્યો નથી આ અતિ શુદ્ધ લીલા એક ભાઈ અમને પૂછેલું કે મહારાજ તમે કહો છો પણ રાસલીલામાં તો વર્ણન છે ગોપીઓને શ્રી બાથમાં લઈને આલિંગન આપે કે ભગવાન આલિંગન આપે એટલે શ્રી કૃષ્ણમાં વિકાર આવ્યો કોઈ વખત અતિશય પ્રેમમાં પિતા કન્યાને મળે અઢાર વીસ વર્ષની કન્યા છે એના પિતાએ લગ્ન કર્યું કન્યાને વળાવવાનો પ્રસંગ આવ્યો ત્યારે બાપનું હૃદય ભરાયું માતા પિતાને છોડતા કન્યા રડવા લાગી પિતાએ એને ઉઠાવી અને છાતી સાથે ચાપ કન્યા પિતાને મળે છે પિતા કન્યાને છાતી સાથે ચાપે છે ત્યારે પિતાના મનમાં વિકાર નથી ને કન્યાના મનમાં પણ વિકાર નથી આ મિલન જેમ શુદ્ધ છે ગોપી અને શ્રી કૃષ્ણનું મિલન તો અતિ શુદ્ધ આ શુદ્ધ જીવ ઈશ્વરના મિલનની કથા છે રાસલીલા એ જ ભાગવતનું ફળ છે ગોપી શબ્દ સામે આ પછી ઘણાને સ્ત્રીનું શરીર દેખાય ગોપી શબ્દનો અર્થ ભાગવતમાં જ કર્યો છે ઇતિગોપ્ય પ્રધાયંત્ય પ્રલપંત્યશ્ચ ચિત્રધા રુરુદુ સુસ્વરમ રાજન કૃષ્ણ દર્શન લાલસા સુખદેવજી મહારાજ ગોપી શબ્દનો અર્થ સમજાવે છે રાજા ગોપી નામની કોઈ સ્ત્રી નથી ગોપી કોઈ પુરુષ નથી ગોપી કોઈની બેન નથી ગોપી કોઈની માં નથી કોઈની પત્ની નથી ગોપી સ્ત્રી નથી શ્રી કૃષ્ણને મળવાની તીવ્ર ઈચ્છા એ જ ગોપી શુદ્ધ ગોપી ભાવ તે છે કે જેને પરમાત્માનો વિયોગ સહન થતો નથી શ્રી કૃષ્ણ વિયોગ અગ્નિમાં જેનું પાંચ ભૌતિક શરીર બળવા લાગે છે પતિ પરદેશમાં હોય તો પતિનો વિયોગ જેમ પતિવ્રતા સ્ત્રીને બાળે છે વિયોગ એ જ અગ્નિ છે આ જીવ શ્રી કૃષ્ણ વિયોગમાં જ્યારે બળવા લાગે એને શ્રી કૃષ્ણનો વિયોગ જ્યારે સહન થતો નથી પરમાત્માને મળવાની તીવ્ર ઈચ્છા જાગે ત્યારે ગોપી ભાવ પ્રગટ થાય ગોપીનું સ્વરૂપ સ્ત્રી શરીર જેવું દેખાય છે પણ ગોપીમાં સ્ત્રીત્વ નથી મળમૂત્રથી ભરેલા શરીર સાથે તો સાધુ સંતો રમતા નથી આનંદમય પરમાત્મા શ્રી કૃષ્ણ મળમૂત્રથી ભરેલા શરીર સાથે રમતા હશે ગોપીનું સ્વરૂપ ભગવાનના જેવું અલૌકિક અપ્રાકૃત કેટલાક શ્રીમાન લોકો ઘરમાં શોભાના માટે ફળ રાખે એ ફળ લાકડાથી બનેલા હોય પણ એનો આકાર એવો હોય છે દૂરથી જોનારને ભ્રાંતિ થાય છે કે આ કેળું હશે આ કેરી હશે લાકડાનું કોઈ ફળ બનાવે